એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા ન્યાસા આસ્થા અને ભવ્ય વાર્તા સાંભળે છે આવો આવો ન્યાસા આજ તો ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સાચા ભાઈ બંધો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હો ભાઈ એક હતું જંગલ આ જંગલની અંદર એક સુંદર મજાનું સરોવર હતું પાણીથી ભરેલું સરોવરના કિનારે ઘણા બધા ઝાડ હતા અને એ ઝાડની ઉપર એક કબૂતરોનું જોડું આવી ચડ્યું ક્યાંકથી ઉડતું ઉડતું ઉડતું હો કબૂતર ને એની પત્ની એમને આ ઝાડ ગમી ગયું એમણે એક એક સાંઠીકડા લાવી લાવીને ઝાડની ઉપર માળો બનાવ્યો હો ભાઈ પછી તો એ માળામાં કબૂતરીએ ત્રણ ઈંડા મૂક્યા અને કબૂતરી એના ઉપર બેસીને ઈંડા સેવવા લાગી થોડાક દિવસ પછી આ ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા નાના નાના હો કબૂતર તો આખો દિવસ માળા પાસે બેસી બેસી રહે એક દિવસ આ કબૂતરની પત્ની બોલી તમે આખો દિવસ અહીં એકલા બેસી રહેવાને બદલે તમારા ભાઈબંધોને મળવા જતા હો તો કબૂતર કે અહીં મારે તો કોઈ ભાઈબંધો જ નથી એટલે કોને મળવા જાઉં એની પત્નીએ કહ્યું અરે સુખ દુઃખની વાતો ભાઈબંધોને કરી શકાય છે માટે તમે થોડા ભાઈબંધો બનાવો તો કેવું સારું કબૂતર આ સાંભળીને કે તારી વાત તો સાચી છે હો ચાલો ચાલો હું અબ ઘડી આપણા પેલા પાડોશી સિંહ ગરુડ અને સરોવરમાં રહેતા કાચબાની ભાઈબંધી કરવા જાઉં છું એમ કહીને કબૂતર તો ઉડીને ભાઈ પાસે જઈને કે એ કાચબાજી કાચબાજી મને તમારો ભાઈબંધ બનાવી લો ને કાચબો કે જરૂરથી બનાવી લઉં મને તમારી ભાઈબંધી ગમશે આજથી હું તમારો ભાઈબંધ છું ત્યાંથી કબૂતર તો ઉડતું ઉડતું ઉડતું ગરુડ પાસે ગયું હો એની સાથે ભાઈબંધી એણે કરી લીધી ગરુડ સાથે ગરુડ કે ભાઈબંધ ગમે ત્યારે મારી જરૂર પડે ત્યારે યાદ કરજે હું તારી મદદ કરવા હાજર થઈ જઈશ છેલ્લે કબૂતર તો ઉડતું ઉડતું સિંહભાઈ પાસે આવ્યું હો અને સિંહ કે ઠીક છે હવેથી તું મારો ભાઈબંધ પાક્કો તને કોઈ નુકસાન પહોંચાડે તો મને યાદ કરી લેજે હું તારી મદદે દોડી આવીશ કબૂતર તો એનો આભાર માનીને ફરી પાછું પોતાના માળામાં આવ્યું અને એની પત્નીને કહ્યું હવે મારે ત્રણ ભાઈબંધો થઈ ગયા છે એ પણ પાક્કમ પાક્કા અરે વાહ બહુ સરસ તમે તો ખૂબ ભાગ્યશાળી છો હવે શિકારીની નજર આપણા બચ્ચાઓ ઉપર નહીં પડે પણ ધ્યાન રાખજો શિકારી આવે એનો આપણે ખ્યાલ રાખવો પડશે હો કબૂતરની પત્નીએ પોતાના બચ્ચાની ચિંતા કરી હો તારી વાત તો સાચી કબૂતરે કહ્યું અને પછી તો બંને આનંદથી પોતાના બચ્ચાને ઉછેરવા લાગ્યા ઓ ભાઈ મોટા કરવા લાગ્યા પણ પછી તો શું થયું ભવ્ય ભાઈ તમને ખબર છે આસ્થાબેન અરે આ કબૂતર અને કબૂતરી જેવી આ જગ્યાને સુરક્ષિત માનતા હતા ને એવી આ જગ્યા કઈ સુરક્ષિત નહોતી એક દિવસ ત્યાં બે શિકારી આવ્યા હો આખો દિવસ ખૂબ ફર્યા તોય એમને તો એક પણ શિકાર હાથ ન લાગ્યો અંતે તેઓ જ્યાં કબૂતરનો માળો હતો એ ઝાડ પાસે આવ્યા અને તાપણું પેટાવીને તાપણું સળગાવીને બેઠા ઝાડ ઉપર માળામાં કબૂતરના બચ્ચા બોલતા હતા હો એક શિકારી બોલ્યો આ ઝાડ ઉપર પંખીઓના બચ્ચા છે આગ બરાબર સળગે એટલે બચ્ચાને પકડીને આગમાં શેકીને ખાઈ જઈશું આપણે બીજો શિકારી કે તું વધારે લાકડા નાખીને આગ પેટાવ એટલામાં હું ઝાડ ઉપરથી બચ્ચાને પકડી લાવું છું એ શિકારી લાકડા લઈને આગ પેટાવા લાગ્યો બચ્ચાની માએ શિકારીની વાત સાંભળી લીધી ને વળી શિકારીને આગ પેટાવતા જોયો એ તો ભારે ફફડી ઉઠી હો ડરી ગઈ એણે કબૂતરને કહ્યું તમે જલ્દીથી તમારા ભાઈબંધ ગરુડ પાસે જાઓ અને એની મદદ માગો કબૂતર પહોંચ્યો ગરુડ પાસે ઉડતો ઉડતો અને બધી વાત કરી ગરુડે તેની વાત સાંભળીને કહ્યું હું એ શિકારીઓની ખબર લઉં છું તું પાછો વળ અને તારી પત્નીને કે હું આવું છું કબૂતર પાછો આવ્યો ત્યાં આગ પણ સળગીને મોટો ભડકો થયો હતો ભાઈ શિકારી બચ્ચા પકડવા ઝાડ ઉપર ચડવા લાગ્યો એ જ વખતે ગરુડે આવીને પોતાની એક યોજના અમલમાં મૂકી એક આઈડિયા કર્યો ઝડપથી ઉડીને સરોવરમાં ડૂબકી મારી અને પાણીથી લથબથ બહાર નીકળીને એણે ખૂબ ઊંચે ઊંચે ઉડીને આગ પર પાખો ઝાટકીને પાણી ખંખેર્યું આપણામાં ઘણું બધું પાણી પડતા મોટો છમકારો થયો અને આગ ઓલવાઈ ગઈ બધી શિકારી નીચે ઉતરી ગયો બંને મળીને ફરી આગ સળગાવી જેવો એ બચ્ચા પકડવા ગયો કે ગરુડે ફરીથી આગ ઠારી નાખી ગરુડને આગ ઠારતા જોઈને શિકારીઓ તો એની પાછળ પડ્યા હો કબૂતરીને આ ગરુડ માટે ચિંતા તો થવા લાગી પણ કબૂતરે કહ્યું હવે તમે તમારા ભાઈબંધ કાચબા પાસે જાઓ એ જરૂર આપણને કંઈક મદદ કરી શકશે એવું કહ્યું હો કબૂતરને એની પત્નીએ એટલામાં સવાર થવા આવી કબૂતર ઉડીને કાચબા પાસે પહોંચી ગયો એણે બધી વાત કઈ સંભળાવી હો કબૂતરે કાચબો કે તું ચિંતા ન કર મારા ભાઈબંધ હું જલ્દી આવી પહોંચું છું એમ કહીને કાચબો કિનારા તરફ તરતો તરતો તરતો પહોંચી ગયો પેલા બે શિકારીઓમાંથી એક શિકારીએ કાચબાને પાણીની બહાર આવતો જોયો અને એ તો બોલો અરે વાહ કેટલો મોટો કાચબો અરે એ ભાઈ એ પંખીઓને છોડ કાચબાને પકડીએ આખો દિવસ થઈ જાય એટલું ભોજન છે આ તો બંને કાચબાને પકડવા માટે એક મોટું કપડું ફાડી નાખ્યું અને કાચબાને પગેથી બાંધી દીધો એનો બીજો છેડો પોતાની કમર સાથે બાંધ્યો અને પછી જોર લગાવીને ખેંચવા ગયા કે અચાનક તાકાત વાળા એ મહાકાય કાચબાએ પાણી તરફ દોટ મૂકી બંને શિકારીને ઊંડા પાણીમાં એ તો ખેંચી ગયો કાચબો એક શિકારી કે આ કાચબો ખૂબ ખતરનાક છે એને અહીં છોડી દઈએ નહીતર એ આપણને પાણીમાં ડુબાડીને મારી નાખશે અને ચાલો ફરીથી આગ પેટાવીએ એ તો જેમ તેમ કરીને કિનારે આવીને સૂકી ડાળીઓ એકઠી કરીને આગ પેટાવવા લાગ્યા કબૂતર હવે પોતાના બચ્ચાનો જીવ બચાવવા સિંહની મદદ માગવા માટે ઉડી ગયો અને સિંહને જઈને બધી વાત કરી સિંહભાઈ કે હવે તારી ચિંતા પૂરી થઈ હું બે શિકારીની ખબર લઉં છું એમ કરતો સિંહ તો એમ કરતો ઉડો અને દોડ્યો આગ સળગી ઉઠતા શિકારીઓ કબૂતરના બચ્ચા પકડવા વિચારતા હતા અચાનક દૂરથી ત્રણ પાડતો સિંહ ધસમસતો આવી પહોંચ્યો એ ભાગો બાપ રે સિંહ આપણને ફાડી ખાશે એમ કહેતા ને શિકારીઓ તો જીવ બચાવવા ભાગ્યા અને એ પછી સિંહની બીકથી શિકારીઓ ફરીથી ક્યારેય દેખાયા નહીં હો ભાઈ કબૂતરે કહ્યું હાશ આપણા બચ્ચા બચી ગયા બચ્ચાને ખવડાવતા ખવડાવતા કબૂતરની પત્ની બોલી જોયું ને આ સાચા અને સારા ભાઈ બંધ્યો મુશ્કેલીના સમયે કેવા મદદરૂપ થાય છે આપણને કેવી મદદ કરી આ ભાઈબંધોએ કબૂતર કે આ તારી વાત તો સાચી છે હો હવે આપણને કાયમની નિરાશ થઈ ગઈ પછી તો આ કબૂતર પંખીનું જોડું મજાથી ઝાડ ઉપર રહેવા લાગ્યું હો ભાઈ તો આસ્થાબેન ભવ્યભાઈ ને આશા આવી હતી આ સાચા ભાઈબંધોની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો